અઢારમા અધ્યાયના ચોથા પાંચમા અને છઠ્ઠા શ્લોક હું રજૂઆત કરીશ શ્રીમદ ભગવદ્ ગીતાના આધાર અધ્યાયો છે તેમાં કર્મ ભક્તિ અને જ્ઞાન છ છ અધ્યાય દ્વારા મુખ્યત્વે ઉપદેશેલ છે આ પૈકી તેર થી અઢાર અધ્યાયમાં જ્ઞાન અંગે માર્ગદર્શન આપેલ છે તેમાં છેલ્લા અઢારમા અધ્યાયના પ્રથમ ત્રણ શ્લોકમાં આપણે અગાઉ જોયા આ ત્રણ શ્લોકમાં સંન્યાસ અને ત્યાગના ભેદ સમજાવી જુદા જુદા મત અનુસાર ત્યાગની વ્યાખ્યા સમજાવી આ ઉપરાંત કવિ એટલે કે યોગી વિચક્ષણ ભક્તો સાંખ્યવાળા અને મીમાંસકો ત્યાગનો અર્થ સમજાવ્યો હવે ચોથો શ્લોક આપણે જોઈએ નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સમ પ્રકીર્તિત શ્લોકાર હે ભરત સત્તમ એ ત્યાગ સંબંધમાં મારો નિશ્ચય સાંભળ હે પુરુષ વ્યાઘ્ર ત્યાગ ત્રણ પ્રકારના કહેલા છે વિવેચન એ પ્રમાણે અન્યના મતોનો ઉપન્યાસ કરી ભગવાન આ સંબંધમાં પોતે કરેલો નિર્ણય કહે છે હે પુરુષમાં વ્યાઘ્ર અર્જન ત્યાગ ત્રણ પ્રકારનો છે સાત્વિક રાજસ અને તામસ આ શ્લોકમાં ભગવાન ત્યાગ સંબંધમાં પોતાનો નિશ્ચય તથા ત્રણ પ્રકારના ત્યાગ કહેવાનું છે આ તમારો અવાજ બેસી ગયો પ્રથમ શ્લોક ચોથો એટલે આજે ચોથો શ્લોક જોયો આપણે એમાં ભગવાન પોતાનો આ ચોથા શ્લોકમાં ભગવાન અર્જુનને ભરત સત્તમ તરીકે સંબોધીને પોતાનો ત્યાગ અંગેનો નિર્ણય સાંભળવા કહે છે આગળ અર્જુનને પુરુષ વ્યાઘ્ર સંબોધીને ત્યાગ ત્રણ પ્રકારના છે કહેલા છે ચોથા શ્લોકમાં ભગવાન અર્જુનને ત્યાગના વિષયમાં પોતાનો નિર્ણય અને ત્યાગના ત્રણ પ્રકાર કહેવાનું કહે છે પાંચમો અહીંયા સંબોધનમાં ભરત સપ્તમ એમ કહ્યું છે ને ભરત સપ્તમ એટલે શું એમ તો અર્જુન માટે કહ્યું છે પણ એનો અર્થ કઈ ભરત સમાન ઉત્તમ એવો હોવો જોઈએ એવું લાગે છે ભરત ભરત ની જેમ ઉત્તમ એમ હા આગળ જે છે માર્ગદર્શન હા લ્યો આગળ પાંચમો શ્લોક હવે આ બે શ્લોકથી પ્રથમ ભગવાન ત્યાગના સંબંધમાં પોતાનો નિશ્ચય અર્જુન કહે છે પછી ત્રણ શ્લોકથી સાત થી નવ ત્રણ પ્રકારના ત્યાગ કહે છે એટલે પાંચમા અને છઠ્ઠા શ્લોકમાં ભગવાન ત્યાગના સંબંધમાં પોતાનો નિર્ણય અર્જુનને જણાવે છે પાંચમો શ્લોક યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત્ યજ્ઞો દાનમ તપસ્તૈવ પાવનાની મનીષિણામ શ્લોકાર્થ યજ્ઞ દાન તથા તપ રૂપી કર્મનો ત્યાગ ન કરવો તે કરવા જ યજ્ઞ દાન તથા તપ બુદ્ધિમાનોને પાવન કરનાર જ છે વિવેચન પ્રથમ ભગવાન મીમાંસકોના મતનો એક અંશમાં અંગીકાર કરે છે યજ્ઞ વિષ્ણુ છે શ્રુતિ પ્રમાણે યજ્ઞ ભગવત સ્વરૂપ છે યજ્ઞ દાન તથા સ્વધર્મના આચરણ રૂપ તપ એ ત્રણેયનો ત્યાગ ન કરવો પ્રત્યુત એ ત્રણે કરવા જ મુમુક્ષુએ પણ આ કર્મનો ત્યાગ ન કરવો પરંતુ મરણ પર્યંત સદા કર્મ કરવા જ આ કર્મ શા માટે કરવા કારણ કે આ કર્મ બુદ્ધિમાનોને પણ પાવન કરનાર છે કર્મ દોષવાળા છે તેથી કર્મનો ત્યાગ કરવો એમ જે બુદ્ધિમાનો કહે છે તેમને પણ આ કર્મ પાવન કરનાર જ છે કર્મ દોષવાળા નથી પરંતુ પાવન કરનાર જ છે તેથી કર્મ કરવા આ સંબંધી નિર્ણય બ્રહ્મસૂત્રના તૃતીય અધ્યાયમાં તૃતીય પાદના પંચદશ અધિકરણમાં સૂત્ર બેતાલીસમાં કરેલો છે પાંચમા શ્લોકમાં ભગવાન જણાવે છે કે યજ્ઞ દાન તથા તપ રૂપી કર્મનો ત્યાગ ન કરવો જોઈએ તે કરવા જોઈએ કે યોગ્ય દાન અને તપ બુદ્ધિમાનોને એટલે મુમુક્ષોને પણ પાવન કરનાર છે કઈ વિચારણી આમાં આગળના શ્લોકોમાં જણાવ્યું હતું ને કે કર્મ કરવા જ ના જોઈએ ત્યાગ જ કરવો જોઈએ એના સંદર્ભમાં ભગવાન પોતાનો મત જણાવે છે હેલો હા જે છે દંડક પ્રણામ અહીંયા જે દાન આવે છે ને એના માટે થોડી જિજ્ઞાસા હતી આગલા આપણે અધ્યાય કર્યો ને સત્તરમો એમાં એવું કહે છે કે દાન પણ સાત્વિક રાજસ અને તામસ હોય છે તો એ તો દાન કરનાર માટે કહ્યું તો દાન લેનાર જે હોય છે તો તેને આપણે સાત્વિક દાન કે તામસી દાન કે રાજસી દાન મળે તો એની ઉપર પણ એ દાન લેનારની ઉપર પણ કઈ અસર થતી હશે હા થાય કારણ કે દાન તો દાનના સ્વરૂપમાં લીધું હોય તો પછી એને એને એને દૂર કરવાનો પણ કઈ ઉપાય હશે કે એને ખબર પડે કે આ દાન કેવું મળ્યું છે એને હા કેમ નો પ્રસંગ આવે છે ને તુલા દાન નો સંકલ્પ કર્યો હતો પછી કોઈ પણ એ દાન લેવા તૈયાર નતું થતું કેમ કે એ દાન સ્વીકારે એનો ઘણો કષ્ટ લેનારે લેવું ભોગવવું પડે પછી શ્રી મહાપ્રભુજીએ સ્વીકારી અને એ બધું દાન બ્રાહ્મણોમાં વેચી આપ્યું રાજાએ પણ વર્ણન આવે છે કે કનકાભિષેક કરીને એને ઘણું સ્વર્ણ આપ્યું પણ એમાંથી સાત મુદ્રા શ્રી મહાપ્રભુજીએ સ્વીકારી બીજી બધી ન સ્વીકારી પછી સર્વત્ર છે દાન ગ્રહણ કરનાર વ્યક્તિના માટેના પણ નિયમ છે દાન આપનાર માટેના પણ નિયમ છે બંને છે મૃગરાજાનો આખો પ્રસંગ કરણનો પ્રસંગ આ બધા એના જ છે ને દાન સંબંધી બંનેને પરસ્પર એનું પરિણામ ભોગવવું પડે અત્યારે બધેથી પણ માંગવા આવે છે ને એટલે એ એકચ્યુઅલી આપણે દાન કરીએ એના કરતાં એ લોકો માંગતા વધારે હોય છે એટલે પછી આપણે ઈચ્છીએ ન ઈચ્છીએ ગભરાઈને અંધશ્રદ્ધાથી દાન કરતા જ હોઈએ છીએ એટલે એ તો આ કોઈ પણ પેલામાં આવે જ નહીં ને એટલે આમાં બે રીતે વિચારવું જોઈએ એક તો જે શાસ્ત્રીય દાન છે તે નૈમિત તરીકે એક દાનનો પ્રકાર એવો છે માં આ પ્રકારના વિધિવત કોઈ સંકલ્પની આવશ્યકતા નથી હોતી પણ જરૂરત કોઈ વ્યક્તિ આવે તો એની સહાયતા કરવા માટે અનુસાર કંઈ પણ આપણે તો આ એક બીજો પ્રકાર છે એમાં આગળ જે વર્ણન કર્યું છે દાનના સંબંધમાં કેમ दातव्यमिति यद्दानं यतेन उपकारिणे देशे काले च તદ્દાન સાત્વિકમ આપવું જ જોઈએ દાન એવી દાન એ કર્તવ્ય છે એવી એવી વ્યક્તિને આપવામાં આવે કે જે આપણો ફરીથી આભાર માનીને એને પ્રત્યુપકાર ન કરે અને એને પણ યોગ્ય દેશકાલમાં આપવામાં આવે તો એ સાત્વિક દાન છે આ જે સાત્વિકતા છે એ તો બંને જગ્યાએ લાગુ પડશે શાસ્ત્રીય દાનમાં પણ અને જે તેનાથી અતિરિક્ત જે દાન છે તેમાં પણ શાસ્ત્રીય હશે તો તે પ્રમાણે એનું પરિણામ હશે અને શાસ્ત્રથી ઇતર હશે તો એનું તે પ્રમાણે હશે લૌકિક ફળ હશે લૌકિક ફળ એટલે શું થાય પાપ પુણ્ય થાય દાખલા તરીકે પુણ્ય નહીં પણ હવે કોઈ યાચક છે એ આવ્યો હતો તમારી પાસે અને તમે એને અડધો કલાક બેસાડ્યો તપાવ્યો તડપાવ્યો પછી ટળે કોઈ રીતે એમ કરી અને તમે એને કઈ આપ્યું દુર્ભાવના તિરસ્કારથી એ બધી વસ્તુ આપેલી છે એ પદાર્થનો જ્યારે પણ એ વ્યક્તિ લેનાર વ્યક્તિ ઉપભોગ કરશે તે વખતે એની સાથે થયેલો જે દુર્વ્યવહાર છે એનું સ્મરણ એના મનમાં રહેશે અપ્રસન્નતાથી એનો ઉપયોગ કરશે એ જ વસ્તુ અગર આનંદ પ્રમોદથી પ્રસન્નતાથી આપનાર વ્યક્તિને આશીર્વાદ આપતા સુખદ સ્મરણ એનું કરતા આગળ લેવામાં આવે તો એનો સારું ફલ થાય પ્રાપ્ત પણ આપણે દાખલા તરીકે કોઈ શાસ્ત્રોક્ત દાન નથી કરતા ને સામાન્ય કોઈને મદદ કરવા માટે એવી રીતે આપણે દાન કરતા હોઈએ તો એનું ફલ શું પાપ પુણ્ય લૌકિક ફલ એટલે લૌકિક ફલ એટલે શું એ જે વ્યક્તિ તમારા માટે થેન્કફુલ થયો પછી અવસર આવે મદદ પણ કરી શકે એટલે પુણ્ય એવું કશું ના થાય એનાથી કારણ કે શાસ્ત્રીય કર્મ નથી એટલે એમ હા એટલે સામાન્ય રીતે એમ સમજવું લૌકિક છે જે છઠ્ઠો શ્લોક લઉં હા છઠ્ઠા શ્લોકમાં આપણે જોઈએ એતાન્યપિતુ કર્માણી સંગમ ત્યક્તા ફલાની ચ कर्तव्यानि इति मे पार्थ We are experiencing technical difficulties. You may not hear everyone on the call. You will be prompted when the conference is reconnected. શ્લોકા પરંતુ હે પાર્થ આ કર્મો પણ સંગ અને ફળનો ત્યાગ કરી કરવા એવો મારો નિશ્ચિત ઉત્તમ મમત છે અત્યારે આજે બેન બોલ્યા અંગ્રેજીમાં એ બધાને સંભળાયું છે હા સંભળાયું અચ્છા આ બે ત્રણ દિવસથી કે થોડા વધારે દિવસથી આ જાતની વચ્ચે વચ્ચે કઈ કઈ સૂચનાઓ આપે છે સારું ચલો કરો આગળ શ્લોકાર જોયો હવે વિવેચન જોઈએ પરંતુ યજ્ઞ દાન અને તપ પણ તેઓનો સંગ તથા તેઓના ફલનો ત્યાગ કરી કરવા હું કરતા છું એવું અભિમાન ન રાખતા ભગવાનમાં સર્વ કર્મનો ન્યાસ કરી અર્થાત ભગવાન કરતા છે હું તેને આધીન રહી તેમના કરાવવાથી આ કરું છું એમ વિચારી કર્મ કરવાથી તેનો સંગ થતો નથી કર્મમાં મમત્વ રહેતું નથી અને કર્મના ફળનો પણ ત્યાગ થાય છે આ પ્રમાણે પણ કર્મ કરવા અર્થાત સ્વરૂપથી કર્મનો ત્યાગ ન કરવો પરંતુ કર્મના ફળનો ત્યાગ કરવો એ મારો નિશ્ચિત ઉત્તમ મત છે તેથી વિચક્ષણ ભક્તોનો મત મત તે જ મારો મત છે એમ ભગવાન કહે છે આ સર્વ મતોમાં આ મત ઉત્તમ છે આમાં ભગવાન કરતા છે હું તેને આધીન રહી તેમના કરાવવાથી આ કરું છું એમ વિચારી કર્મ કરવાથી તેનો સંગ થતો નથી અને આપણે એક વિચાર એવો છે કે વેદમાં આજ્ઞા છે કે કર્મ કરવા જોઈએ એટલે આપણે કર્મ કરીએ છીએ આ બે બાબતમાં કોઈ ડિફરન્સ ખરો ગીતામાં પણ ભગવાને કીધું છે કર્મ ને વાધિકાર રસ્તે મા ફલેશુ કદાચન એ જ વાત ભગવાન અહિયાં કહી રહ્યા છે કે કર્મમાં તારો અધિકાર છે ફળમાં તારો અધિકાર નથી તારે ફક્ત કર્મ કરવાનું છે ફળની આશાથી નહીં એટલે આ વાતને એટલે ભગવદ વાણી જ છે એમ જ સમજવાની ને આ વાતને એમ એટલે વેદમાં પણ એવું કહ્યું છે હું એમ કહું છું કે વેદમાં પણ એવી આજ્ઞાઓ છે કે આ કર્મ કરવા જોઈએ અને અહીંયા એવું કહ્યું છે કે ભગવાનને આધીન રહીને કર્મ કરવા બંને એક જ વાત છે કે અલગ અલગ વાત છે એમ પૂછું છું ના વેદમાં કર્મની આજ્ઞા કરી હશે કર્મ કરવા માટેની આજ્ઞા કરી હશે અહીંયા ભગવાન કર્મ કરવાની ના નથી પાડતા જે સત્કર્મો છે તો કરવાનું કહે છે પણ સાથે સાથે એની અંદર ફળ એના ફળનો પણ ત્યાગ કરવાનું કહે છે ના કોઈ વ્યક્તિ હું એમ કહું છું કે કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે આપણે કર્મ એટલા માટે કરવા જોઈએ કારણ કે ભગવાને કહ્યું છે કે કર્મ કરો અને અહીંયા આગળ એવું કહ્યું છે કે ભગવાન ને આધીન રહીને કર્મ કરવા બંને એક જ વાત છે કે અલગ અલગ વાત છે મારા મત થી તો એક જ વાત છે પહેલી વાતને વધારે સ્પષ્ટ રીતે અહીંયા સમજાવી છે વેદની વાતને એને વિસ્તૃત સર્ચ સમજાવી છે એવું માની શકાય હા એટલે કોઈ વ્યક્તિ એવું સમજતો હોય કે શાસ્ત્રમાં કહ્યું છે એટલે કરવું જોઈએ અને કોઈ વ્યક્તિ એવું સમજતો હોય કે ભગવાનને આધીન રહીને હું કર્મ કરું છું કેમ કે ભગવાન જ કરાવવા વાળા છે બંને એક જ વાત છે ને હું એમ જ પૂછું છું આ એ વાત પણ સારી છે એના કરતા વધારે સારી આ વાત છે કે હું ભગવાનના અધીન રહીને કર્મ કરું છું બરાબર બંનેમાં કોઈ વિરોધાભાસ નથી હા કરો અમૃતસર જેમાં એનો જે ઉત્પન્ન થયેલા છે તે ભરત અને જે શ્રવણમાં અધિકારી છે શ્રવણ યોગ્ય છે સત્કુલ ઉત્પન્ન છે અને શ્રવણનો અધિકારી છે એમ અર્થ કર્યો છે આગળ કોનું છે નમસ્કાર કાકા કરું હા અર્જુને જે અઢારમા અધ્યાયના પહેલા શ્લોકમાં પ્રશ્ન કર્યો સંન્યાસના સ્વરૂપના વિષયમાં એને અહીંયા સાતમા શ્લોકથી છ શ્લોક સુધી કર્મના સ્વરૂપને સમજાવીને હવે ત્યાગ સંન્યાસના પ્રકારને અહીંયા સમજાવી રહ્યા છે નિયતસ્ય તુ સંન્યાસ કર્મણો નોપપદ્યતે મોહા તસ્ય પરિત્યાગ તામસ પરિકીર્તિત સૌથી પહેલા સંન્યાસના તામસ પ્રકારને સમજાવ્યું છે નિયત કર્મનો સંન્યાસ યોગ્ય નથી મોહથી તેનો ત્યાગ કરે તે તામસ કહેવાય છે હવે ત્રણ પ્રકારના ત્યાગ કહે છે તેમાં અહીં તામસ ત્યાગ કહેલો છે અહીં કવિઓનો મત બીજા શ્લોકમાં કહ્યો તે મત દુષ્ટ છે એમ પણ દર્શાવેલ છે કામના તથા ફલનો બોધ કરીને પણ જે નિયત એટલે નિયમપૂર્વક કરવાના કર્મ વેદે કહેલા છે તેનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી વિદ્વાનો આવા કર્મનું સ્વરૂપથી ત્યાગ કરવાનું કહે છે તે યોગ્ય નથી છતાં તમો ગુણના પરિણામરૂપ હોવાથી તેનો જો ત્યાગ કરવામાં આવે તો મોહથી કરેલો તે ત્યાગ તામસ કહેવાય છે પ્રમાદ અને મોહ તમો ગુણમાંથી થાય છે એ વાક્ય પ્રમાણે મોહ તમો ગુણનું કાર્ય હોવાથી મોહથી થતો ત્યાગ તામસ જ કહેવાય એટલે અહીંયા આગળ જે રીતે યજ્ઞ દાન ના વિષયમાં એ કહ્યું કે એ કર્મો નિયત કર્મ છે એ કર્મોનો ત્યાગ યોગ્ય નથી પણ જે સકામ કર્મો છે એનો ત્યાગ કરવાનો છે એ વિષયમાં ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ પ્રમાદવશ એટલે આલસ્યપૂર્ણ થઈને અથવા ત્યાગનો બહાનો આપીને નિયત કર્મોનો પણ જો ત્યાગ કરે છે તો એવા ત્યાગને તામસ ત્યાગ કહેવાય છે અને એ ત્યાગ દ્વારા ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી એટલે જે વિદ્વાનો એવા કર્મના ત્યાગનો પ્રકાર સમજાવતા હોય નિત્ય નૈમિત્તિક કર્મોનો તો એ કર્મોનો ત્યાગ ક્યારે પણ યોગ્ય નથી અને જો કોઈ એવું એક્સક્યુઝ આપીને કર્મનો ત્યાગ કરે છે તો એને પ્રમાદ અને મોહરૂપ ગણાવ્યું છે જે તમો ગુણના કાર્યરૂપ છે એટલે એવા ત્યાગને ભગવાન અહીંયા તામસ ત્યાગ કહી રહ્યા છે હવે આગળ રાજસ ત્યાગનો પ્રકાર સમજાવે છે દુઃખમ દુःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् स રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ ભવેત કર્મ દુઃખરૂપ છે એમ જ વિચારી કાયાને ક્લેશ થવાના ભયથી તેનો ત્યાગ કરે તે રાજસ ત્યાગ કરીને ત્યાગનું ફલ પ્રાપ્ત કરતો નથી વિવેચન વેદે કહેલા નિયત કર્મો પરંપરાથી મોક્ષ પ્રાપ્ત કરાવે છે તો પણ તે યજ્ઞાદી કર્મો કરવા માટે પ્રથમ બહુ પ્રયાસ કરી દ્રવ્ય પ્રાપ્ત કરવું જોઈએ દ્રવ્ય પ્રાપ્ત થયા પછી પણ ઘણા આયાસથી જ તે કર્મ થઈ શકે તેથી તે કર્મ દુઃખમય છે કર્મ દુઃખમય હોવાથી સુખનું વિરોધી છે કર્મ કરવામાં કાયાને પણ કષ્ટ થાય છે આવા વિચારથી જે કર્મ કરે નહીં અથવા કર્મનો ત્યાગ કરે તે રાજસ ત્યાગ છે આવો ત્યાગ કરનારને ત્યાગનું ફલ જ્ઞાન પ્રાપ્ત થતું નથી રાજસ ત્યાગની અંદર એ રીતે અહીંયા સમજાવ્યું છે કે વેદમાં બતાવેલા નિત્ય અને નૈમિત્ય કર્મો જે છે એ એના દ્વારા પાપ રૂપ ફલ ન થવાથી જો કોઈ મનુષ્ય જીવનભર નિત્ય નૈમિત્ય કર્મોનું અનુષ્ઠાન કરે તો એને શાસ્ત્રમાં બતાવેલો મોક્ષ પ્રાપ્ત થાય પણ એ યજ્ઞાદિ કર્મો પણ દ્રવ્ય સાધ્ય છે અને એ બહુ મહેનત કરીને એને દ્રવ્ય કમાવીને પછી એ દ્રવ્ય દ્વારા એ યજ્ઞનું અનુષ્ઠાન કરવું પડે છે તો એવું કોઈ વ્યક્તિ સમજીને ને એ કર્મને દુઃખરૂપ માનીને એનો ત્યાગ કરી દે અને એને સુખનો વિરોધી માને ને એ કર્મને છોડે કે જેનાથી દેહને કષ્ટ થાય છે એવું માનીને ત્યાગ કરે તો એવા જે કર્મનો ત્યાગ છે એને રાજસ ત્યાગ કહેવાયું છે આવું ત્યાગ પણ ઉત્તમ ફલને પ્રાપ્ત કરાવતું નથી એટલે એના દ્વારા મોક્ષરૂપ ફલની પ્રાપ્તિ થઈ નથી શકતી કાર્ય હા બોલો આપણે સાતમા શ્લોકમાં છે ને સાતમા શ્લોક માં એવું કહ્યું કે તામસ ત્યાગ કહેવાય છે એવું કહ્યું પછી એવું કહ્યું પ્રમાદ અને મોહ તમો ગુણમાંથી થાય છે એ વાક્ય પ્રમાણે મોહ તમો ગુણનું કાર્ય હોવાથી મોહથી થતો ત્યાગ તામસ જ કહેવાય છે આમાં મોહથી એમ લીધું કે કોઈ કામ્ય કર્મો કામનાવાળા કર્મો કે ફલ આપવાવાળા કર્મો છે એ કર્મોનો ત્યાગ કરવો જોઈએ મતલબ તો એ તો મોહ થયો પણ પ્રમાદથી અહીંયા આગળ શું લેવાનું એક તો મોહ છે અને બીજું પ્રમાદ છે આળસ આળસને કારણે આળસ કરીને તો એટલે એટલે મને મને જ કર્મ કરવું ગમતું ન હોય અને કર્મ દુઃખરૂપ લાગતા હોય એટલે બીજાને એવું બહાનું આપવું કે હું તો બધાનો ત્યાગ કરી રહ્યો છું પણ એ ત્યાગ જે છે એ એની પાછળની હેતુ જે છે એ ખોટું છે આળસને કારણે થયેલો એ ત્યાગ છે બરાબર એટલે અહીંયા એક આળસને કારણે અને બીજું એને પેલું કામ્ય કર્મ છે એ ના કરવા જોઈએ એવા હિસાબથી એ એ મોહ છે એમ બે પ્રકાર અહીંયા બતાવેલા છે હા એટલે મોક્ષ પ્રાપ્તિની ભાવના નથી ને કર્મ ન કરવા માટે ત્યાગનું એક્સક્યુઝ આપે છે એટલે જે પ્રમાદી વ્યક્તિ છે એ તો નિષ્કામ કર્મ પણ નહીં કરતો હોય નહીં કરે એટલે નિત્ય નૈમિત્તિક કર્મોનો ત્યાગ એટલે નથી બતાવ્યો કેમ કે નિષ્કામ કર્મો છે એ કરવાથી પુણ્ય પાપ થતું નથી તો એમ પણ મોક્ષ પ્રાપ્ત કરાવનારા છે પણ એની અંદર પણ મને આળસ આવતો હોય કંટાળો આવતો હોય એટલા માટે કર્મનો ત્યાગનું વિધાન છે એમ કહીને નિત્ય નૈમિત્તિક કર્મોને પણ છોડવા એને તામસ ત્યાગ બતાવ્યો છે બરાબર મોહથી જે ત્યાગ થાય એ એનું કોઈ દ્રષ્ટાંત કે ઉદાહરણ આપ જેમ પ્રમાદ સમજાવો એમ મોહ વિશે પણ સમજાવો ને મોહ મતલબ કે સકામ કર્મોનો ત્યાગ તો શાસ્ત્ર બતાવે છે કે એ કર્મોને છોડી દેવા જોઈએ પણ નિત્ય નૈમિત્ય કર્મોના ત્યાગનું વિધાન શાસ્ત્ર કરતું નથી કેમ કે એ કર્મો તો મોક્ષ સાધક છે પણ કોઈ વ્યક્તિ એ કર્મોનો પણ ત્યાગ એવી બુદ્ધિથી કરે કે ત્યાગ બતાવ્યું છે તો પૂર્ણ ત્યાગ કરવાનો છે બેસી રહેવાનું છે કોઈ પણ કર્મ કરવાની આવશ્યકતા નથી અને સકામ કર્મો ની અંદર એટલા માટે રુચિ નથી આવતી કેમ કે મોક્ષ ની અંદર એ બાધક બની જાય છે તો સકામ પણ છોડ્યા અને નિષ્કામ પણ એવી બુદ્ધિથી છોડ્યા કે કર્મ અપેક્ષિત જ નથી વિધાઉટ કર્મ પણ મોક્ષ મળી જશે તો એના માટે અહીંયા કહેવાયું છે કે એવા મોહથી જો કોઈ ત્યાગ કરી દેતું હોય એ કર્મોનું તો એ મોક્ષ સાધક ન બનીને અને પાપરૂપ કર્મ છે બરાબર છે પણ હવે આમાં એક ક્વેશ્ચન થાય કે કોઈ વ્યક્તિ જે મોહ જેને મોહ થયો છે એ એમ કહે છે કે સકામ કર્મો ના કરવા જોઈએ પણ અહીંયા આગળ એવું નિરૂપણ આવ્યું કે જે નિયત એટલે કે નિયમપૂર્વક કરવાના કર્મ વેદે કહેલા છે તેનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી કેમ કારણ કે વિદ્વાનો આવા કર્મનો સ્વરૂપથી ત્યાગ કરવાનું કહે છે તે યોગ્ય નથી એમ અહીંયા ગીતાજીમાં મત આપેલો છે કે વિદ્વાનો આવા કામનાવાળા કર્મોનો ત્યાગ કરવાનું કહે છે એ ઉચિત નથી એટલે આશા એવો થયો કે એવા પણ કર્મો કરવા જ જોઈએ તો એને આપણે કેવી રીતે અહીં વાતને બેસાડીશું પછી આ વાત એટલા માટે કીધી છે કેમ કે જેવી રીતે મીમાંસકો સોરી જૈમિની ઋષિ એકદમ કર્મ પરક છે તો એમનું એવું માનવું છે કે કર્મ જ વેદનું તાત્પર્ય છે અને જ્ઞાન સાધના તપસ્યા આદિ બધી ખોટી વાતો છે એવી જ રીતે શંકરાચાર્યજી આદિની જેમ જે લોકો પૂર્ણ રીતે જ્ઞાન પરક બની જાય છે એ લોકો એવા વિધાન કરે છે કે કર્મ વર્મની કોઈ અપેક્ષા છે જ નહીં માત્ર તપસ્યા ત્યાગ એ જ શાસ્ત્રનું તાત્પર્ય છે તો એ બે એક્સ્ટ્રીમ છે એની વચ્ચે ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરે છે સકામ કર્મોનો ત્યાગ કરવો જોઈએ નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ એટલે જે વિદ્વાનો નિષ્કામ કર્મના કે નિત્ય નિમિત્ત કર્મોના પણ ત્યાગની આજ્ઞા આપતા હોય એ આજ્ઞા વ્યર્થ છે એવું તાત્પર્ય છે એટલે કોઈ વિદ્વાનોના જે એવા મત હોય કર્મના વિષયમાં તો એને અહીંયા ખોટા મત તરીકે બતાવ્યા છે એટલે કામના તથા ફળનો બોધ કરીને એમ આગળ જે આવી ને સેન્ટેન્સની શરૂઆત એવી રીતે કરી કે કામના તથા ફળનો બોધ કરીને પણ જે નિયત એટલે કે નિયમપૂર્વક કરવાના કર્મ વેદે કહેલા છે તેનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી એટલે એનો મતલબ એવું થયું કે કોઈ ફળ કામનાથી અથવા તો ફળનો બોધ કરવા વાળું હોય તો પણ નિયમપૂર્વક કરવાનું હોય તો એ કરવું એમ વેદ કહે છે એમ એનો મતલબ થયો તો આ સાચી વાત છે એટલે આ બરાબર છે એમ એટલે આમાં શું છે કે શાસ્ત્રમાં બતાવેલા બધા જ કર્મો કામ્ય અને સોરી કામનાથી અને કામના રહિત બંને પ્રકારે બતાવ્યા છે હવે કોઈ કર્મ માં કામના પૂર્તિનું વિધાન જો હોય એની અંદર આપણે એવું માનીએ કે આ તો કામ્ય કર્મ છે આને છોડી દો તો જેવી રીતે શાસ્ત્ર એ કહે છે કે કોઈ પણ તમે કર્મ કરો ઓછામાં ઓછું સ્વર્ગરૂપ ફલ તો મળે જ વિધાન ફલનું હોય કે ફલનું વિધાન ન હોય તો એવું માનીને કોઈ એમ માને કે બધે બધા કર્મોનું રિઝલ્ટ તો મળવાનું જ છે એટલે કર્મોને છોડી દો તો એ પણ ખોટી વાત છે મેન્ટલી આપણે જો કર્મમાં ફલનું વિધાન હોય તો પણ એને નિષ્કામ થઈને એને કરવું જોઈએ બરાબર એટલે પ્રત્યેક કર્મ બંને રીતે શાસ્ત્રમાં બતાવ્યા છે આપણે જો મોક્ષ પરખ હોઈએ તો આપણે પોતાનું પર્સપેક્ટિવ એવું રાખવું જોઈએ કે અમે આ કર્મને નિષ્કામતાથી કરી રહ્યા છીએ આમાં ફલ નીચે નથી રાખી રહ્યા એટલે એ ભલે એ ફળ એ કર્મ કામ્ય જણાતું હોય અથવા ફળ આપવા વાળું હોય પણ એને છોડવું નહીં એને કરવું પણ એમાં આપણે કામનાનો ભાવ નહીં રાખવો હા એવા નિત્ય અને નૈમિત્તિક કર્મોમાં નિત્ય અને નૈમિત્તિક કર્મ બરાબર કેમ કે સંધ્યાવંદન આદિ જેટલા કર્મો છે એ બધામાં નામશ ફલનું વિધાન દરેક જગ્યાએ નથી પણ શાસ્ત્રનો ઇન કોમન એવો નિર્દેશ છે કે કોઈ પણ કર્મ કરો ઓછામાં ઓછું સ્વર્ગરૂપ ફલ થાય તો એવું કોઈ સમજે કે અચ્છા સ્વર્ગ તો મળી જશે એટલે એને પણ છોડી દો એવું તાત્પર્ય નથી બીજા શ્લોકમાં કહ્યું છે ને કવિઓનો મત છે દુષ્ટ છે એમ કહ્યું છે ને તો એમના મતની વાત આ કરી રહ્યા છે એટલે જે જે લોકો પણ જ્ઞાન પરક એક્સ્ટ્રીમ પકડી લે છે એ લોકો બધા જ કર્મને વ્યર્થ બતાવે છે જે લોકો કર્મ એક્સ્ટ્રીમ ચૂઝ કરે છે એ લોકો જ્ઞાનને વ્યર્થ બતાવે છે બંને પક્ષમાં આ રસ્તો અહીંયા બતાવ્યો છે કોઈ એક્સ્ટ્રીમ ચૂઝ નથી કરવાનો કરું આગળ હા કરો હા હવે આગળ સાત્વિક ત્યાગનું સ્વરૂપ સમજાવે છે કાર્યમ ઇત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મત હે અર્જુન કર્મ કરવું જ જોઈએ એવા જ વિચારથી જે નિયત કર્મ સંગ તથા ફલનો ત્યાગ કરી કરવામાં આવે છે તે ત્યાગ સાત્વિક મનાયેલો છે વિવેચન વિચક્ષણ ભક્તોનો ત્યાગ તે સાત્વિક ત્યાગ છે એમ કહે છે નિત્ય નૈમિત્તિક મહાયજ્ઞ વગેરે વર્ણાશ્રમ વેદ સર્વ કર્મ કરવા જોઈએ એવા વિચારથી કર્મનો સંગ એટલે કર્મમાં મમતા તથા કર્મના ફલને ત્યાગ કરી કરવામાં આવે છે તે ત્યાગ સાત્વિક છે એવી રીતે જ સર્વ કર્મનો ત્યાગ કરી માત્ર પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો તે ભગવાનની આજ્ઞાના પાલન રૂપ નિર્ગુણ ત્યાગ છે અને આચાર્યશ્રીએ તેને ઉત્તમ માનેલ છે એટલે કે હવે બધા કર્મો કરવા જ જોઈએ એવા વિચારથી નિયત કર્મ સંઘ અને ફલનો ત્યાગ એટલે કે એ કર્મની અંદર પોતાનું મમત્વ કે હું બ્રાહ્મણ છું એટલા માટે આ કર્મ કરી રહ્યો છું અને આ કર્મ મને આ રૂપમાં પ્રાપ્ત થઈ રહ્યું છે જેનાથી મારું હિત થશે એવી ભાવનાથી અને કોઈ એવી એવી રીતે કરતો હોય કે આ કર્મ કરવાથી મને આવું ફલ મળવાનું છે તો એવી ભાવનાનો ત્યાગ જો કરવામાં આવે તો એ ત્યાગને અહીંયા સાત્વિક બતાવ્યું છે અને એ ત્યાગ કર્યા પછી જે નિત્ય નૈમિત્ય કર્મો પ્રાપ્ત થાય છે વર્ણાશ્રમ અનુસાર એનું જે નિષ્ઠાપૂર્વક શાસ્ત્રમાં બતાવેલા કર્તવ્યને સમજીને જો કોઈ કરતો રહે અને મમત્વનો ત્યાગ કરે તો એવા ત્યાગને અહીંયા સાત્વિક ત્યાગ બતાવ્યું છે એનું ભક્તિપરક અર્થ અહીંયા એ રીતે કર્યું છે જે પ્રકારે શ્રી મહાપ્રભુજી પુષ્ટિપુરા મર્યાદા વેદમાં આજ્ઞા કરે છે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેશુ નાન્યતા વૈષ્ણવત્વમ હિ સહજમ તો લૌકિક અને વૈદિક કર્મોને કાપટ્યપૂર્ણ ભાવનાથી કરીને વૈષ્ણવ જે આપણા કર્તવ્યો છે એની અંદર સહજતા અને સ્વાભાવિકતા રાખવી જોઈએ તો એ રીતે પણ જો કોઈ એ કર્મોનો ત્યાગ કરે છે મમત્વનો ત્યાગ કરે છે અને પ્રભુની આજ્ઞા માનીને અને ભક્તિ માર્ગીએ જેમ સાધન દીપિકામાં ગોપીનાથજી આજ્ઞા કરી પ્રભુ સેવાના અનવસરમાં આપણે લૌકિક વૈદિક કાર્યોને કરવા જોઈએ અને એ કાર્યોને પણ ભક્તિ માર્ગને અનુકૂળ રહીને ભગવદ આજ્ઞા માનીને કરવા જોઈએ એવી બુદ્ધિથી જો કોઈ કર્મોનો ત્યાગ કરે છે અને પ્રભુ સેવાના અનવસરમાં નિત્ય નૈમિત્ય કર્મોનું અનુષ્ઠાન કરે છે એવા ત્યાગને અહીંયા સાત્વિક ત્યાગ બતાવ મારું નિરૂપણ થઈ ગયું આગળ દસ થી વિદ્યાપીઠ થી છે દસ અગિયાર ને બાર ત્રણ છે મારા ન કુશલમ કર્મ કુશલે રાનું સજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય સત્વમાં સમ્યક આવેશ વાળો બુદ્ધિમાન જેના સંશયો દૂર થયેલા છે તેઓ ત્યાગી અકુશલ કર્મનો દ્વેષ કરતો નથી અને કુશલમાં આસક્ત થતો નથી વિવેચન અહીં સાત્વિક ત્યાગ કરનારના લક્ષણો કહેલા છે આવા ત્યાગીએ કર્મના સંઘનો તથા કર્મફલનો ત્યાગ કરેલો હોવાથી તે અકુશલ એટલે કે અનિષ્ટ ફલ આપનાર કર્મનો દ્વેષ કરતો નથી તેમજ કુશલ એટલે સ્વર્ગ વગેરે ઇષ્ટફળ આપનાર કર્મમાં આસક્ત થતો નથી. તેથી કર્મમાં સંગ તથા તેના ફળનો ત્યાગ એ જ શાસ્ત્રીય ત્યાગ છે. સ્વરૂપથી કર્મનો ત્યાગ એ શાસ્ત્રીય ત્યાગ નથી. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે જે આગળ સાત્વિક રાજસ અને તામસ ત્રણ પ્રકારના ત્યાગનો પ્રકાર બતાવ્યો હવે તેના એ સાત્વિક ત્યાગ જે કરી રહ્યો છે એના લક્ષણો બતાવી રહ્યા છે કે કેવો હોય છે તો એને કર્મના સંઘનો અને કર્મફળનો એને ત્યાગ કરેલો હોય છે એ કર્મ કેવા પ્રકારનું ફળ એનું હોય છે ફળ તો કે છે અકુશળ એટલે કે અનિષ્ટ ફળ જે આપે છે એવા કર્મમાં એને એ દ્વેષ નથી કરતો અને કુશળ એટલે કે જે સારા સ્વર્ગ જેવા ઈચ્છિત ફળને આપનારા છે એવા કર્મમાં તે આસક્ત નથી થતો એ રીતે કર્મમાં સંઘ તથા તેનો ફળનો ત્યાગ કરે છે અને એને જ ઉત્તમ કહ્યો છે શાસ્ત્રીય ત્યાગ એને જ શાસ્ત્રીય ત્યાગ કહ્યો છે કારણ કે સ્વરૂપ થી કર્મ નો ત્યાગ એ શાસ્ત્રીય ત્યાગ નથી એટલે કર્મ તો કરવાના કરે છે ખરો પણ એમાં ફલ નો એ ત્યાગ કરે છે કર્મ ફલ નો ત્યાગ એને જ અહિયાં શાસ્ત્રીય ત્યાગ કહે છે અમૃત તરંગીનીકાર અકુશલ જે કહી રહ્યા છે અકુશલમાં કે છે કે એને ખબર છે કે જે સ્વરૂપત ક્લેશાદિક સાધકમ એટલે કે પાછળથી જ ક્લેશ જ થવાનો છે એને દુઃખ જ પ્રાપ્તિરૂપ થવાનું છે એવા કર્મો છે એટલે એમાં એને એમાં પણ એવો દ્વેષ નથી કરતો અને કુશલ એટલે કે અને એમાં અકુશળ જે કર્મ છે એમાં દ્વેષ નથી કરતો અને ભગવદ આજ્ઞાથી હું કરી રહ્યો છું એમ કરીને ભગવદ આજ્ઞા છે એટલે હું કરું છું એમ કરીને એમાં દ્વેષ નથી કરતો અને કુશળ જે કર્મ છે એટલે કે જે સ્વર્ગ આદિ સુખોની પ્રાપ્તિ કરાવી રહ્યા છે એમાં એવું વિચારે છે કે પ્રભુની આજ્ઞા પ્રભુની આજ્ઞા નથી એ સ્વર્ગ પ્રાપ્તિ કરાવવામાં પ્રભુની આજ્ઞા નથી એવું વિચારી અને એમાં એ આસક્ત થતો નથી આવી રીતે જે મેધાવી ગયો એટલે કે જે બુદ્ધિમાન છે એ મારા સ્વરૂપના જ્ઞાન વડે એના બધા સંશયો જે છે એને છિન્ન સંદેહ એટલે બધા સંશયો એના છેદન થઈ જાય છે અને સુખ દુઃખ વગેરેનું એને જ્ઞાન વડે એ કર્મ કરે છે પણ એમાં દ્વેષ કે આસક્તિ રહિત થાય છે એટલે એને ત્યાં ત્યાગી કહ્યું છે જે ત્યાગી પણ સુખ અને સુખ દુઃખમાં એ આસક્ત નથી દ્વેષ અને આસક્તિ રહિત થઈને કર્મ કરે છે અગિયારમો શ્લોક નહિ દેહ પ્રીતામ પ્રીતા સત્યમ ત્યક્તુમ સામાન્ય હા આમાં જે કર્મના સંગનો ત્યાગ એ સમજાયું નહીં ફલનો ત્યાગ તો સમજાયું આગળ પણ એ વાત આવી હતી પણ અહીંયા થોડુંક વધારે કોમ્પ્લિકેટેડ લાગે છે કર્મના સંગનો એટલે મને તો એટલું સમજાયું એમાં કે કર્મ કરે છે પણ એના એના એ રીતે આસક્તિ રહિત છે અને દ્વેષ રહિત છે એ એનો સંઘ મને લાગે છે એમાં કરતા પણ ત્યાગ એટલે કર્મના સંગનો ત્યાગ એની આગળ હા એટલે એનો બર આગળ આવશે હજી એનું વિશેષ આવી જ રહ્યું છે આગળ પણ આવ્યું ને હજી આગળ પણ આવી રહ્યું છે પણ આમાં આ શ્લોકમાં મને એટલું સમજાય છે કે એને દ્વેષ પણ નથી ને આસક્તિ પણ નથી એ રીતે ત્યાગ પ્રવૃત્તો થઈ રહ્યો છે ને એના ફળમાં એની અપેક્ષા નથી પણ કર્મમાં પ્રવૃત્તો થઈ રહ્યો છે ને જીવ પ્રવૃત્ત થઈ રહ્યો છે પણ એને તે કર્મમાં એ અનિષ્ટ છે તો પણ એને એમાં દ્વેષ નથી અને ઈષ્ટ છે તો એમાં આસક્તિ પણ નથી એમ એ એવો રહે છે એટલે સંગ શબ્દથી આપણે એનો કર્મનો સંગી નથી એટલે કર્મ કરતો નથી એ એ એ અર્થમાં લેવાઈ શકે ને આવો તો આપણે આપણી રીતના કર્યો હોય એવું લાગે ને અર્થ એટલે સંગ કરે છે તેમ છતાં સંગ રહિત છે એ રીતે એને સમજી શકાય ને કોઈ પણ કર્મ આપણે એ રીતે કરીએ કે આનો હું કરું છું ખરો પણ એમાં કોઈ પણ જાતની મારી આસક્તિ નથી એવી ફલાસા નથી તો એ તો સંગ વગરનો થઈ ગયો ને આમ જોવા જઈએ તો એ તો ફલનું તો એને લખ્યું જ છે કે ફલમાં આસક્તિ તો નથી જ એની પણ કર્મફલનો તો એને ત્યાગ કરી દીધો છે પણ કર્મનો ત્યાગ ક્યાં કર્યો છે એને મને આમાં એમ સમજાય છે પંકજભાઈ કે કર્મના સંઘનો ત્યાગ એટલે હું આ કર્મનો કરતા છું એવા પ્રકારના અભિમાનનો ત્યાગ એમાં અહીંયા આગળ હમણાં આ ગયા શ્લોકમાં હમણાં છઠ્ઠા શ્લોકમાં એમ આવ્યું કે હું કરતા છું એવું અભિમાન ન રાખતા ભગવાનમાં સર્વ કરવાનો ન્યાસ કરીને અર્થાત ભગવાન કરતા છે હું તેને અધીન રહીને તેમના કરાવવાથી આ કર્મ કરું છું એવું વિચારે એને કર્મના સંઘનો ત્યાગ કહેવાય તો એ આવું વિચારશે તો પછી એ કર્મ અકુશલ ફળ આપવા વાળું હોય કે કુશલ ફળ આપવા વાળું હોય એમાં એને કોઈ આસક્તિ નહીં રહી જાય એવા અર્થથી અહીંયા આ વાત કહેવામાં આવી છે એવું મને સમજાય છે એની જગ્યાએ આપણે એવી વાક્ય રચના જોઈએ કે ભાઈ હું કર્મ કરીશ કર્મનો સંગ કરીશ પણ કર્મ ફલ હું નહીં સ્વીકારું તો શું ખોટું થઈ જાય આપણે એ ધારો કે જો પક્ષ વિચારીએ તો એવી શબ્દ રચના આપણે વિચારીએ અહીંયા કે હું કર્મ નો સંગ કરીશ પરંતુ કર્મ ફલનો સંગ નહીં કરું તો તો એને કરતાપણાનું અભિમાન આવી જશે નિયત કર્મ તો નિયમિત કર્મ તો છે ને થયું સ્પષ્ટ આમ ના જે નિત્ય નૈમિત્તિક કર્મો તો એને કરવાના છે તો કર્મ તો એ કરી દીધા છે કરતા તો છે જ ભલે કરતા ફળનું અભિમાન નથી રાખતો કે કરતા તો એ કોઈ બી સ્થિતિમાં બની જ રહ્યો છે ને જીવ એટલે સંગ તો એનો સંગ તો કર્મનો કહી જ રહ્યો છે ને કર્મ ફળને એ સંગ નથી કરતો પણ એટલે ઈચ્છા નથી રાખતો એટલે કર્તૃત્વ નો અભિમાન ન હોવું અથવા તો કર્મની અંદર આસક્તિ ન હોવી એ બે અર્થમાં અહીંયા કર્મસંઘ કહેવામાં આવ્યું છે ફલાશક્તિ તો અલગથી કંઠોક્ત કહેવામાં આવી જ છે કર્મફલનો ત્યાગ એટલે કર્મસંઘના ત્યાગમાં કર્મફલનો ત્યાગ એ અર્થ આપણે લઈશું તો ફરી પાછું કર્મફલનો ત્યાગ અલગથી કહેવાયેલો છે ત્યાં પછી બીજો અર્થ કંઈ વિચારવો પડશે જલ કમળવત જે શબ્દ કહેવાય છે કમળ જેમ જળમાં રહે છે પણ જળથી લેપાતું નથી એ રીતે કર્મ જે કરે અને એના ફળનો ત્યાગ કરે અથવા તો સત્કર્મ પ્રત્યે આસક્તિ ન રાખે અને દુષ્કર્મ પ્રત્યે દ્વેષ ન રાખે એ સંગ રહિત જ કહેવાય ને કે ન हि देहप्रीता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः યત્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગીત્ય અભિ ત્યાગીથી અભિધીયતે દેહધારીથી સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ શક્ય નથી પરંતુ જેણે કર્મના ફલનો ત્યાગ કરેલો છે તે ત્યાગી એમ કહેવાય છે વિવેચન દેહધારીથી સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ શક્ય નથી કારણ કે દેહ ટકાવવા માટે અસન પાન તથા તે માટે ઉપયોગી સર્વ કર્મો તેને અવશ્ય કરવા જ પડે છે એટલા જ માટે મહાયજ્ઞ વગેરે કર્મો પણ તેનાથી તજી શકાય નહીં પરંતુ તે યજ્ઞ વગેરે કર્મોના ફલનો જેને ત્યાગ કરેલો છે જેને હું કરતા છું આ કર્મ મારું છે એવા પોતાના કર્તૃપણાનો તથા મમતાનો ત્યાગ કરેલો છે તે જ કેટલાક ત્યાગથી અમૃતત્વ ભોગવે છે વગેરે સ્થળે કહેલો ત્યાગી છે એટલે જે ત્રીજા અધ્યાયમાં કહ્યું છે કે નહીં કશ્ચિત તણમ અપી જાતુ તિષ્ઠતી અકર્મકૃત એવી રીતે જે દેહધારી છે એને કોઈ પણ સમય એક ક્ષણ માટે પણ કર્મનો ત્યાગ કરવો એ શક્ય નથી એના માટે એટલે જ અહીંયા કહી રહ્યા છે કે જેને દેહ ટકાવવા માટે અસન અને પાન કયું છે એનો કમ્પ્લીટ અર્થ મને નથી ખબર પડતી એવું જ તે માટે ઉપયોગી સર્વ કર્મો અવશ્ય કરવા જ પડે છે માટે મહાયજ્ઞ વગેરે કર્મો પણ તેનાથી તજી શકાય નહીં એટલે એટલું તો દેહ ટકાવવા માટે તો એ કર્મ કરી જ રહ્યો છે તો જે નિત્ય અને નૈમિતિક કર્મો જે કરવાના છે પણ એને એને છોડી ના શકાય એટલે એને કરવાના તો છે પણ કર્મના ફલનો એને ત્યાગ કરવાનો છે કેવી રીતે તો એમાં હું કરતા છું એ કરતા પણ આનું અભિમાનને છોડવાનો છે અને એમાં એનો મમત્વનો ત્યાગ કરવાનો છે અને એના માટે આ એક વચન આપ્યું છે કે કેટલાક ત્યાગ થી અમૃતત્વ ભોગવે છે વગેરે સ્થળે કહેલો ત્યાગી છે તે આ જ રીતનો ત્યાગી છે કે જે હું કરતા છું આ કર્મ મારું છે એવો કર્તૃત્વપણાનો અને મમત્વનો ત્યાગ કરેલો છે એને ઉત્તમ અહીંયા કહ્યું છે કે એ ત્યાગી છે અને અમૃત તરંગીણીકાર એટલું જ કહી રહ્યા છે કે જ્યાં સુધી આપણા દેહોના અધ્યાસ છે અને લોકોની લોકની અપેક્ષા છે ત્યાં સુધી ત્યાગ શક્ય નથી એટલે કરવું જ એટલા કર્મો કરવા જ પડે છે એમ અમૃત તરંગીણીકાર કહે છે બારમા શ્લોકમાં અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય ન તુ નામ ક્વચિત શ્લોકાર અત્યાગીઓને અનિષ્ટ ઇષ્ટ અને મિશ્ર એ ત્રણ પ્રકારનું કર્મનું ફળ મરણ પછી પ્રાપ્ત થાય છે પરંતુ સન્યાસીઓને કોઈ સમય પ્રાપ્ત થતું નથી જે અત્યાગી છે જેને આવો ત્યાગ નથી કર્યો એને આવા ત્રણ પ્રકારના ફળ અનિષ્ટ ઇષ્ટ અને મિશ્ર એ ત્રણ પ્રકારના કર્મોના ફળ મરણ પછી એને પ્રાપ્ત થાય છે પરંતુ સન્યાસીઓને નથી થતા એમાં વિવેચનમાં કહે છે કે શાસ્ત્રમાં પહેલા શંકા કરી રહ્યા છે કે શાસ્ત્રમાં જ્યાં કર્મ કરવાની વિધિ કહેલી છે ત્યાં તેના ફળનું પણ નિરૂપણ કરેલું છે કર્મનો સ્વભાવ જ એવો છે કે પોતાનો ફલ પ્રાપ્ત કરાવે આવા સ્વભાવનું કર્મ છે એમ જાણવા છતાં જો કર્મ કરવામાં આવે તો ક્ષેત્રમાં બીજ વાવી સિંચન કરવાથી ફલની પ્રાપ્તિ થયા વિના રહે નહીં તેમ કર્મના ઇષ્ટ અનિષ્ટ વગેરે ફલ અવશ્ય પ્રાપ્ત થાય આવા કર્મના ફલ મોક્ષના વિરોધી હોવાથી મુમુક્ષુએ કર્મનો સર્વથા ત્યાગ જ કરવો ઉચિત છે એવી શંકા થાય તે આ શ્લોકથી ભગવાન દૂર કરે છે એટલે એમ કે છે કે કોઈ પણ કર્મ કરવામાં આવે તો એ કર્મનો સ્વભાવ જ એવો છે કે એ કર્મનું ફળ જ્યાં સુધી ન મળી જાય એમ આપણે સર્વનિર્ણયમાં પણ જોયું કે કર્મનો ફળ જ્યાં સુધી ન મળી જાય ત્યાં સુધી કર્મ ઊભું રહે છે તો એ ફળ ત્યાં પૂરું નથી થતું એટલે તો પછી એનું ફળ તો ઈષ્ટ અનિષ્ટ કે એવી મિશ્ર પ્રકારનું એને ફળ મળશે જ એટલે જે મોક્ષની ઈચ્છાવાળો છે એને કર્મનો સર્વતા ત્યાગ જ કરવો ઉચિત છે એવી અહીંયા શંકા કરી રહ્યા છે તેનું આપે છે સમાધાન કે કર્મનું નરક વગેરે અનિષ્ટ ફળ સ્વર્ગ વગેરે ઇષ્ટ ફળ તથા ધન પુત્ર પશુ અન્ન વગેરેની પ્રાપ્તિરૂપ મિશ્ર ફળ પ્રાપ્ત થાય છે આવા ફળ જેઓ અત્યાગી છે અર્થાત જેઓ ઉપર વર્ણવેલો કર્મનો ત્યાગ કરેલો નથી તેવા કર્મીઓને જ મરણ પછી પ્રાપ્ત થાય છે પરંતુ જેઓ ત્યાગી છે જેઓએ કર્તૃપણામાં તથા મમતાના અભિમાનનો તથા કર્મના ફળનો ત્યાગ કરેલો છે તેઓને મરણ પૂર્વે અથવા મરણ પછી કોઈ સમયે આ કર્મના ફળ પ્રાપ્ત થતા નથી જેઓએ કર્મના ફળનો ત્યાગ કરેલો છે અને સર્વ કર્મ ભગવાનને અર્પણ કરેલા છે તેઓને કર્મનું મોક્ષ વિરોધી ફળ કદાપી પ્રાપ્ત થતું નથી એટલે આવા જે ફળ બતાવ્યા ઇષ્ટ અનિષ્ટ અથવા તો મિશ્ર એવી જાતના ફળ જે છે એ જે અત્યાગી છે એને પ્રાપ્ત થાય છે પણ જે ત્યાગી હમણાં અહીંયા કહ્યું જે કર્તૃત્વપણાનું અને મમત્વના અભિમાનનો જેને ત્યાગ કરી અને જે કર્મ કરે છે એને તો આવા ફળ પ્રાપ્ત થતા જ નથી અને એ મોક્ષ વિરોધી છે એ કર્મો જે છે એ મોક્ષ વિરોધી છે એટલે એ જે અત્યાગી છે એના માટે જ આ ફળ કહેલા છે ત્યાગી છે એના માટે એવા ફળ નથી કહેલા એને તો મોક્ષમાં એ ઉપકારક થાય છે એ ફળ એમ કહી રહ્યા છે અને અહીંયા અમૃતતરંગીણી કાર કહે છે કે અનિષ્ટ ફળ જે છે એટલે નરક સુકર યોની વગેરેની અને યાતનાની પ્રાપ્તિરૂપ જે ફળ થાય છે એ એને અનિષ્ટ ફળને કહ્યું છે ઈષ્ટ ફળમાં દેવ ભાવ વડે જે સ્વર્ગાદી સુગમ દેવને દેવની ઉપાસના કરવાથી જે સ્વર્ગાદી સુખરૂપ જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ કહ્યું છે અને મિત્રમાં મનુષ્ય જન્મ દાજ્યાદી ભોગ એટલે કે તારા સત્કુલમાં જન્મ અને રાજ્યાની ભોગરૂપ સુખ એ મિત્રમાં કહ્યું છે એ અત્યાગીને આવા મરણ પછી આવા ફળો પ્રાપ્ત થાય છે પણ જે સંન્યાસી છે એને આવા જેને ત્યાગ કરેલો છે તેને આવા ફળો મળતા નથી એટલી વાત બારમા શ્લોકમાં કરી છે જો કર્મના ફળ નક્કી છે તો દાખલા તરીકે કોઈ સ્વર્ગ અપાવવા કોઈ ફળ છે હવે કોઈ આ ત્યાગી એ કર્મ કરે એટલે કોઈ ત્યાગી મતલબ જેને ફળની આકાંક્ષા નથી એવી વ્યક્તિ આ કોઈ સ્વર્ગની ફળ સ્વર્ગ જે ફળ છે એવું કર્મ કરે તો એને એ સ્વર્ગ મળે કે ના મળે કે શું થાય શું એની સ્થિતિ શું થાય ના કર્મ ફળની જેને છોડી દીધું છે પણ આ કર્મ કરવું જરૂરી છે બરાબર છે એવું વિચારીને કર્મ કરે તો એનાથી એને આ સ્વર્ગ રૂપ ફળ મળે કે ના મળે આપણે ફળ ને છોડી દીધું છે ત્યાગ કરે તો પછી એને તો અને પ્રભુના છે બધું નહીં મળે એને નહીં મળે નહીં મળે તો પછી એટલે એ કરવાનું એનું ફળનું શું થશે કે ભગવાનની પ્રસન્નતા માટે આ કર્મ કર્યું છે કામ કર્મને સકામ ભાવનાથી પણ કરી શકાય સકામ ને નિષ્કામ ભાવનાથી પણ કરી શકાય નિત્ય નૈમિતિક તો કરવાના છે જ એટલે જે ત્યાગી છે એ તો નૈમિતિક સંબંધી જે નિયત ફલ છે એમાં પણ ફલબુદ્ધિ નથી રાખતો કે મમતા નથી રાખતો તો સકામ શા માટે કરશે એનું તો કરવાનો પ્રશ્ન જ નથી હા કરો કરવાનું છે પંચેતાની મહાબાહો દંડવત પ્રણામ જઈએ પંચેતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની સિદ્ધે સર્વ કર્મણા હે મહાબાહો હે મહાબાહો સર્વ કર્મની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં કહેલા આ પાંચ કારણો મારી પાસેથી સાંભળ અહીંથી કર્મ માત્રમાં ભગવાન જ કરતા છે એવું અનુસંધાન રાખી જીવના કર્તૃત્વનો પરિહાર કેવી રીતે થાય છે તે દર્શાવે છે એટલે કર્તાપણાના અહંકારનો ને આપણે કઈ રીતે આપણામાં ના થાય એ અહીંયા અર્થે હવે આ શ્લોકમાં દર્શાવે છે આગળ ચૌદમા શ્લોકમાં કહેલા પાંચ કર્મના કારણો હોવા છતાં એટલે આગળના શ્લોકમાં કહેશે આગળ ચૌદમા શ્લોકમાં કહેલા પાંચ કર્મના કારણો હોવા છતાં કર્તૃત્વ પોતામાં છે એમ જીવ માની લે છે તેથી તેની નિંદા થાય છે એટલે કર્મ કર્મ આગળ બતાવેલા શ્લોકમાં પાંચ કારણોને કારણે થાય છે છતાં જીવ પોતે એવું માને છે કે હું કરતા છું તો ત્યારે તેની નિંદા થાય છે જ્યારે કર્મ માત્રનું કારણ સત્વ આદિ ગુણ જ છે અથવા દૈવ અથવા હરિ છે એમ જાણે ત્યારે જ જીવની કર્મમાંથી તથા કર્મફલમાંથી મમતા દૂર થાય છે એટલે આપણે એવું સમજીએ કે આ કર્મનો કરતા હું નથી પણ કોઈ ગુણને કારણે હું આ કર્મમાં પ્રેરાઉં છું અથવા દૈવ એટલે મારા કોઈ પ્રારબ્ધ વરસાદ અથવા તો ભગવાનની ઈચ્છાથી હું આ કર્મમાં પ્રેરાયો છું એવું આપણે જ્યારે નથી સમજતા જ્યારે આપણે એવું સમજી જઈએ છીએ ત્યારે જ આપણે એ કર્મ ફલમાંથી એટલે કરતાપણાના અભિમાનથી દૂર થઈએ મુક્ત થઈએ છીએ વસ્તુતઃ કર્તૃત્વ અંતર્યામીમાં રહેલું છે કારણ કે અંતર્યામી સ્વતંત્ર છે અને સર્વને નિયમનમાં રાખે છે જીવ પરતંત્ર હોવાથી તેનું કર્તૃત્વ મુખ્ય નથી એટલે આપણે આપણે પોતાને એવું ના સમજવું જોઈએ કે હું આ કર્મનો કરતા છું અંતર્યામી આપણને પ્રેરણા કરે છે તેથી આપણે આ કર્મ કરીએ છીએ જીવ પરતંત્ર હોવાથી તેનું કર્તૃત્વ મુખ્ય નથી પણ ગૌણ જ છે તેથી વસ્તુતઃ કરતા અંતર્યામી રૂપ બ્રહ્મ જ છે જીવ બ્રહ્મનો અંશ માત્ર હોવાથી તેનું કર્તૃત્વ ગૌણ છે આવો સિદ્ધાંત ભગવાન કહે છે એટલે કર્મની સિદ્ધિ માટે જીવ જવાબદાર નથી રિસ્પોન્સિબલ નથી એના માટે અંતર્યામી રૂપ જે બ્રહ્મ છે એ જ છે અને એ કઈ રીતે કરે છે એ આગળ હવે કહેશે સાંખ્ય સિદ્ધાંતમાં સર્વ કર્મની સિદ્ધિના પાંચ કારણો કહેલા છે તે સાંભળ સાંખ્યમાં વેદના અનુરોધથી સૂત્ર કરેલા છે તે પ્રમાણે શરીર ઇન્દ્રિય પ્રાણ અને જીવાત્મા જીવાત્મા ઉપકરણો વાળો અંતર્યામી પરમાત્મા જ ઉત્તમ કરતા છે એટલે અંતર્યામીને જે આ પ્રાપ્ત થયું છે શરીર ઇન્દ્રિય પ્રાણ અને જીવાત્મા એટલે આ બધા ઉપકરણો જેને પ્રાપ્ત થયા છે તેઓ અંતર્યામી જે પરમાત્મા છે તે જ ઉત્તમ કરતા છે જે આત્મામાં રહી આત્માને નિયમમાં રાખે છે એટલે અંતર્યામી એટલે નિયમન કરવા વાળો પ્રત્યેક જીવનું નિયમન કરવા વાળો જે અંતર્યામી છે જે આત્માને નિયમમાં રાખે છે વગેરે શ્રુતિઓ સ્વતંત્રતાથી નિયમન કરનાર કેવલ પરમાત્મા જ છે એવો બોધ કરે છે એટલે એ અંતર્યામી જે આત્માને કંટ્રોલ કરે છે એ અંતર્યામી રૂપે પરમાત્મા જ છે એવું શ્રુતિમાં કહેવામાં આવ્યું છે કર્મની સિદ્ધિના સાંખ્યમાં કહેલા પાંચ કારણો આગળ કહે છે હવે એ આગળ એના કારણો કહેવામાં આવે છે અધિષ્ઠાનમ તથા કરતા કરણમ ચ પૃથક વિદમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવ અત્ર પંચમમ શરીર વાંગ મનોર્ભિયત કર્મ પ્રારભ પ્રારભતે નર નાન્યમ વા ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવ લોકાર્થ માણસ માણસ શરીર વાણી તથા મન થી ન્યાય એટલે કે શાસ્ત્રમાં કહેલું અથવા વિપરીત એટલે કે શાસ્ત્રથી જુદું જે કંઈ પણ કર્મનો પ્રારંભ કરે છે તેના અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારનું કરણ વિવિધ ચેષ્ટાઓ અને પાંચમું દૈવ આ પાંચ હેતુઓ હોય છે એટલે સાંખ્ય શાસ્ત્રમાં કર્મની સિદ્ધિ ના જે કારણો બતાવેલા છે એ હવે અહીંયા કહે છે વિવેચન શરીર વાણી તથા મનથી કર્મ કરી શકાય છે એ ત્રણેય વડે માણસ શાસ્ત્રીય અને શાસ્ત્રથી વિપરીત એટલે કે નિષિદ્ધ વગેરે જે કંઈ કર્મ કરે છે તેના પાંચ કારણ છે એમાં સૌથી પહેલું છે અધિષ્ઠાન એટલે શરીર શરીર એનું પ્રથમ કારણ છે બીજું કરતા એટલે કે અહંકાર વાળો જીવાત્મા ત્રીજું જુદા જુદા પ્રકારનું કરણ એટલે મન સહિત ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો પછી ચોથું છે વિવિધ જુદી જુદી ચેષ્ટાઓ અથવા વૃત્તિઓ અને પાંચમું છે દૈવ દૈવનો અર્થ કેટલાક અદ્રષ્ટ કરે છે તે યોગ્ય નથી અહીં દૈવનો અર્થ અંતર્યામી છે કર્મ માત્રની સિદ્ધિ માટે મુખ્ય કારણ દૈવ એટલે કે અંતર્યામી છે આ અંતર્યામી આ અંતર્યામી સ્વરૂપ સર્વના હૃદયમાં રહેલું છે એમ ભગવાને જ પાછળ કહેલું છે શ્રીમદ આચાર્યચરણ પણ અંતકરણ પ્રબોધમાં બોધ કરે છે કે દોષથી રહિત દૈવ વસ્તુ શ્રી કૃષ્ણથી જુદી નથી કર્તૃત્વનો નિર્ણય વેદાંત સૂત્રમાં સારી રીતે કરેલો છે બીજા અધ્યાયના તૃતીય પદમાં આ સંબંધી નિર્ણય કરેલો છે જીવાતમાં અંતર્યામીને આધીન રહીને કરતા થાય છે તેવો ત્યાં નિર્ણય કરેલો છે બ્રહ્મસૂત્રના બે ત્રણ ચાલીસ બે એમાં જે જે મને બારમામાં એક પ્રશ્ન છે બારમો શ્લોક હતો ને એમાં થોડો એમાં જે મમત્વ કર્મ પ્રત્યેની મમતા જે કરીને એ બાબતમાં છે પ્રશ્ન કે એનો અને કર્તૃત્વનો જો ત્યાગ કરશે તો એને મોક્ષમાં બાધક નહીં બને મોક્ષ માટે એ કરતા કર્મ પણ હવે કોઈ જીવ મમત્વ કર્મ પ્રત્યેનું મમત્વ કેમ ત્યાગી શકે છે કારણ કે એ કર્તવ્ય પ્રણાને લીધે તો એ પ્રવૃત્ત થઈ રહ્યો છે ધારો કે હું બ્રાહ્મણ છું તો મારે ત્રિકાર સંધ્યા કરવી જોઈએ તો હું એ કાર્યમાં મારે પ્રવૃત્ત થવું જોઈએ તો મમત્વ તો ત્યાં આવ્યું જ ને કે હું હું બ્રાહ્મણ છું મારો દેહ બ્રાહ્મણ છે તો મારે એને અનુરૂપ કર્તવ્ય કરવું જોઈએ મમત્વનો ત્યાગ કઈ રીતના કરી શકે એટલે કર્મ તો કરી જ રહ્યો છે મમત્વ એટલું છે કર્મ કરવા પૂરતું જ પણ એના ફળનો ત્યાગ એ રીતનું કે મારું અને અહીંયા જો છેલ્લી લાઈનમાં છે ને સર્વ કર્મ ભગવાનને અર્પણ કરેલા છે એટલે આપણે છોડી નથી શકતા બિલકુલ ચાલો એનું મમત્વ મારાપણું તો પ્રભુને અર્પણ બધું સમર્પિત પ્રભુને કરી રહ્યા છે તો એમાંથી અહંતા અને મમતા છૂટી તો રહી જ છે ને કર્મ પતિત કઈ રીતના થાય છે તમને કે ભાઈ હું છું ત્યારે તો તમે કર્મમાં પ્રવૃત્ત થાવ છો ને તો તમને તમારું કર્તવ્યપણાનું ભાન ના હોય કે હું બ્રાહ્મણ છું તો તમે ત્રિકાળ સંધ્યામાં કઈ રીતના પ્રેરિત થશો મારો એ ટેકનિકલ પ્રશ્ન મારો એ છે ભલે એ એનો ત્યાગ મમત્વનો તો નથી થતો ને ત્યાં આગળ હું મારું કર્મ જે છે અહીંયા આગળ એને મારું કર્મ બતાવ્યું ને આ મારું કર્મ છે તો મારું કર્મ તો એ એને સતત એને એ કર્યા જ કરે છે ને ત્યારે તો પ્રવૃત્ત થાય છે ને તો પ્રવૃત્ત જ ના થાય કોઈ પણ વ્યક્તિ કર્મ કરવામાં પ્રવૃત્ત જ ન થાય નિત્ય નૈમિત્તિક જે કર્મો છે એમાં જ્યાં સુધી એનામાં એ મમત્વ ના આવે ત્યાં સુધી એટલે પ્રવૃત્ત થાય છે પણ એ પ્રવૃત્તિ જે કરી રહ્યો છે તેનો હવે ફળ આશાનો ત્યાગ અહીંયા પહેલા બતાવ્યો અને કહી દીધું કે જે કર્મ કરી રહ્યો છે એ પ્રભુને અર્પણ કરી રહ્યા છે તો એ રીતનું એટલો તો મમત્વનો ત્યાગ છે જ ને ત્યાં એમ મારું નથી આમાં કંઈ પણ જે કોઈ પણ કર્મ શાસ્ત્રમાં પણ બતાવેલા છે તો એમ કે છે જ ને છેલ્લે પ્રભુને પ્રભુને અર્પણ દરેકમાં કરી જ રહ્યા છે એ કર્મમાં પણ એવું જ બતાવેલું છે તો એ દરેક કર્મ એવી રીતે અર્પણ કરશે તો એને એ કર્મનો જે છે એ લાગે નહીં એને બંધન કોઈ પણ પ્રકારનું બંધન નહીં લાગે નહીં તો બંધન કરનારા બને છે એ કર્મ એને એમ કે જે ફળ પ્રાપ્ત થશે એને બંધન કરનાર થશે એટલે એમાં મને એવું સમજાય છે કે આ જે મત છે ને એ વિચક્ષણ ભક્તોનો મત છે એટલે બધાને માટે આ વસ્તુ પોસિબલ જ નથી કે કરતાપણાના અભિમાનનો કે કર્મના ફલનો ત્યાગ કરવો એ બધા માટે પોસિબલ નથી તો એટલે અહીંયા કહ્યું ને કે વિચક્ષણ ભક્તોનો મત છે આ છઠ્ઠા શ્લોકમાં કહ્યું છે એ જ મારું મત છે બધા હું નહીં વિચારી શકે કોઈક આવા વિલક્ષણ ભક્તો હશે એ જ આવી રીતે આવા પ્રકારનો વિચાર કરીને કર્મ ફલ કર્મમાંથી કર્તૃત્વના અભિમાનનો ત્યાગ કરી શકશે બધા તો નહીં જ કરી શકે તમારી વાત બરાબર જ છે ભક્તને માટે જ આ વાત કહેવામાં આવી છે એટલે પણ એમની વાત બરાબર છે કે બધા તો આવું ના કરી શકે ના ના મારો પ્રશ્ન તો એવો છે કે કોઈ કોઈ પણ આ વસ્તુ કોઈના માટે શક્ય નથી વિચક્ષણ ભક્ત માટે પણ આ શક્ય નથી કે એ મમતાનો ત્યાગ કરી મમતા તો મમતા જયારે તમારામાં આવે છે ત્યારે તો તમે કાર્ય પ્રત્યે તમે કર્મ કરવા માટે પ્રવૃત્ત થાવ છો ભલે નિષ્કામ કરો કે સકામ કરો પણ ત્યાં મમતા તો કોઈ ને કોઈ એનો રોલ છે ને ત્યારે તો તમે કાર્યમાં પ્રવૃત્ત થઈ રહ્યા છો ને મમતાને કારણે ધારો કે હું બ્રાહ્મણ દેહ છું મારી મમતા ના હોય અહંકાર ના હોય તો હું એ એ કર્મ પ્રવૃત્ત શા માટે થવું હું એમ કહું છું એવા પ્રકારના અહીંયા અહંકારની વાત નથી અહીંયા આગળ કે તમે બ્રાહ્મણ છો એવા અહંકારની વાત નથી પણ હું આ કર્મનો કરતા છું તો એટલે આ કર્મ મારા કારણે થઈ રહ્યું છે હું ના કરતો તો ના થતું એવા પ્રકારના અહંકારની અહીંયા વાત છે આપણો જે નેચરલ અહંકાર છે એની વાત અહીંયા આગળ નથી જો અહીંયા શું લખ્યું છે વિવેચનમાં બારમા શ્લોકમાં કર્તૃત્વ કર્તૃપણા તથા મમતાના અભિમાનનો તથા કર્મના ફળનો ત્યાગ કરેલો છે એટલે મમતાનું અભિમાન એટલે પ્રવૃત્તિ માટે તો અભિમાન બહુ આવશ્યક છે ને તો તો તમે ને તો તમે કેમ પ્રવૃત્ત કેમ થશો કોઈ પણ કર્મમાં જો તમારી અંદર એ મમતાનું અભિમાન નહીં હોય કે હું બ્રાહ્મણ છું આ દેહ બ્રાહ્મણ દેહ છે એનું અભિમાન નહીં હોય તો તમે એ સંધ્યા કરવા તમે પ્રેરિત કેમ થશો હેલો પંકજભાઈ હા જે હું કઈ કહી શકું હા એટલે આ પ્રશ્નમાં જેવી રીતે મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેત ચટ્ટુમ ન શક્ય તે કૃષ્ણાર્થમ તત્ પ્રયુંજિતમ એટલે આપની વાત સાચી છે એ રીતે પરંતુ ગ્રહ અને ધનનો જે ત્યાગ કરવાની આજ્ઞા છે એને પણ આપણે છોડી નથી શકતા કારણ કે આપણે ગ્રહસ્થ છીએ અને ધનનો પણ એ રીતે જે રીતે અપેક્ષિત શાસ્ત્રને છે વૈરાગ્ય માટે એ રીતે આપણે ત્યાગ કરવો અસંભવ છે તો એનામાં એને આપણે કઈ રીતે જે હિનાબેને જે કીધું કે ભાઈ એને અર્પણની ભાવના હતી કે ભાઈ એ કૃષ્ણાર્થ આપણે પ્રયોજિત કરીએ એટલે અહીંયા આગળ જો કોઈ પણ આપની વાત સાચી છે કે ભાઈ કાર્યની કૃતિ માટે આ કોઈ કાર્ય કરવા માટે આપણને કોઈક ઇમ્પેટસ જોવે અંદરથી એક ફોર્સ જોવે એને મમતા તરીકે તમે જોઈ લ્યો ફાઇન પણ એનું જે અલ્ટિમેટલી કાર્યની જે કૃતિ અથવા અને સાથે સાથે એનું જે ફળ છે ને એ આપણે જ્યારે અર્પિત કરી દઈએ છીએ તો over a period of time એ આ મમતાનો ધીમે ધીમે આપણે ત્યાગ કરી શકીએ એવું મને લાગે છે આ રીતે બી કદાચ એને જોઈ શકાય અર્જુન ને વિષાદ થયો એ વિષાદ એના પોતાના કર્તૃત્વના અભિમાનને કારણે થયો અને ભગવાન એને એ સમજાવી રહ્યા છે કે આ બધો જે આખો પ્રસંગ છે એમાં પોતાને કેન્દ્રમાં રાખીને વિચાર કરી રહ્યો છું પોતાને કરતા માનીને પણ તું મારો દ્વારા ઉભો કરાયેલો એક નિમિત્ત છો હું કરી રહ્યો છું અને તું મારી આજ્ઞાને અધીન કે મારી ઈચ્છાથી આ યુદ્ધ કર્મમાં પ્રવૃત્ત તારે થવાનું છે એ ભાવનાથી જો તું કરીશ તો તું આ ગોળ યુદ્ધ છે એનાથી થતું જે કંઈ પણ સંહાર છે તે રાજ્યની પ્રાપ્તિ રૂપ જે સુખ છે એ સુખ દુઃખથી તને કોઈ અસર નહીં થાય એટલે કર્મ કરવામાં ચાહે કર્મ છોડવામાં બંનેમાં ઈશ્વર ઈચ્છા એને અવગણીને જો આ બેમાંથી કંઈ પણ કરી રહ્યા છીએ તો એ બંધનરૂપ થાય છે ને ઈશ્વર ઈચ્છાના અધીન અગર આપણે આ કોઈ પણ કાર્યોમાં પ્રવૃત્ત થઈ રહ્યા છીએ તો એ કાર્ય ભલે ને ગમે તેટલું મમતાવાળું હોય તો પણ એ કોઈ પ્રભાવ પેદા નથી કરતો એ મૂળ વાત છે એટલે છઠ્ઠા શ્લોકમાં જે આજ્ઞા કરી છે કે એતાન્ય પિતુ કર્માણી સંગમ ચેતવા ફલાની છે કર્તવ્યાની એ કર્મમાં આસક્તિ અને પલાશાનો ત્યાગ તત્પૂર્વક અગર કોઈ પણ કર્મ કરવામાં આવે છે તો એ બંધનકારી નથી થતા અને જો જે ત્યાગી છે આ રીતે આ પ્રકારના જે ત્યાગી છે એને કોઈ સમસ્યા નથી પણ જે આ જાતનો ત્યાગ નથી કરી રહ્યા એમને અનિષ્ટ ઇષ્ટ અને ઇષ્ટાનિષ્ટ એમ ત્રિવિધ એના ફલ પ્રાપ્ત થાય છે અને એમને ભોગવવા પડે છે સારાંશ એનો આ છે અને એટલે જ ભગવાન આગળ જઈને આનું વિવેચન કર્યું છે હમણાં તમે સમજાવ્યું કે પંચવિધ કારણો છે એમાં કરતા એટલે જીવ એને જો કોઈ પૂર્ણ રૂપથી કર્મ કરનાર માની લઈ રહ્યો છે તો તો એ પાંચમાંથી એક છે મુખ્ય કરતા તો અંતર્યામી પરમાત્મા છે આ વાત તો દરેક કર્મ કરતા એ લક્ષ્યમાં લેવી જોઈએ છે ઈશ્વરને અવગણી અને કંઈ પણ કર્મ કરશે એ ચાહે શાસ્ત્રીય હોય કે ચાહે અશાસ્ત્રીય લૌકિક કર્મ કર્મ હશે તો આ ઈશ્વરની સૃષ્ટિની અંદર તો એનો ઈશ્વરનો દ્રોહ જ ગણાશે એટલે એને પછી એ કર્મના બંધનમાં ફસાવવું પડશે જેને કર્મમાં બંધનમાં નથી ફસાવવું એને આ દ્રષ્ટિ રાખવી પડશે એટલે ઈશ્વરોહમ અહમ ભોગી પિત્રોહમ બલવાન સુખી આઢ્યો વિજનવાન પુણ્યોસ્તિ સદૃશો મયા યક્ષે દાસ્યામી હું યજ્ઞ કરું છું હું દાન કરું છું આ પ્રકારનો જે જેને એવું પોતાનો લૌકિક અહંતા છે કે પોતાના કરતાપણાનો ભાવ છે એને ત્યાં પછી આસુરી લક્ષણો ગણાવ્યા છે અહીંયા એ સંદર્ભમાં ભગવાન આજ્ઞા કરી રહ્યા છે કે જે સંન્યાસી છે એને આ ઇષ્ટાનિષ્ટ કે ઇષ્ટ અનિષ્ટ એ જાતના ફલ પ્રાપ્ત નથી થતા પણ જે આ રીતે કલાશક્તિ કે કર્માશક્તિ એનો ત્યાગ નથી કરી શકતા અને પોતાના કર્તૃત્વના અભિમાનથી આસક્ત થઈને કર્મ કરે છે એમને એના ફલના સુખ દુઃખ ભોગવવા પડે છે ઠીક છે આજે મને લાગે છે કે ઓવર ટાઈમ થઈ ગયો છે અહીંયા